એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો આરતી આવી છે વિવેક છે ઓહો હો હો હો હો આવો આવો આવો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો સાંભળજો ઘનશ્યામ દાદાની વાર્તા છે હા વાર્તાનું નામ છે કોણ જીત્યું <laughs> સાંભળો એક હતો હાથી એક હતી કીડી બેઉ ભાઈબંધો જંગલમાં રે અમસ્તા અમસ્તા વાતોના તડાકા મારે એક દિવસ વાતોથી કંટાળ્યા એટલે કીડી હાથીને કે ચાલો હાથી ભાઈ કોઈ રમત રમીએ હાથી હસી પડ્યો <laughs> મશ્કરીમાં કે કુસ્તી કુસ્તી રમવું છે <laughs> કીડી કુસ્તી કરે હાથી સાથે તો કેવું લાગે ભાઈ એટલે હાથીને હસવું આવ્યું કીડી ગભરાઈ ગઈ હાથી ભાઈ તમે પણ શું મશ્કરી કરો છો તમારી સાથે કુસ્તી કરવાની મને કંઈ ફાવે કોઈ બીજી રમત રમીએ આપણે તો પછી તું કે એ રમત રમીએ ચાલ હાથીએ કહ્યું કીડી કે સંતા કુકડી રમવી છે સંતા કુકડી તમે બધા રમ્યા છો ને સંતા કુકડી હા તો કીડીએ કીધું સંતા કુકડી રમવી છે હાથીભાઈ હાથી કે ભલે જોજે હું તને હરાવી દઈશ મને સંતાતા સરસ આવડે છે એમાં તો હું જીતી જઈશ જોજો ને કીડીએ કહ્યું હાથી કે તો થઈ જા તૈયાર કીડી કે હાથી ભાઈ તમે પહેલાં સંતાઈ જાઓ હું આંખો મીચું છું હાથી ભાઈ એક જાડુ ઝાડ જોઈને એની પાછળ ઊભા રહ્યા કીડીએ આંખો ખોલી સામે જોયું તો થડની એક બાજુથી હાથીભાઈની સૂંઢ લટકતી દેખાતી હતી અને બીજી બાજુ એની ટૂંકી પૂંછડી હાલતી હતી કીડી હસી પડી હે હાથી ભાઈ તમે તો સાવ ભોળા ભટાક છો સંતાતા પણ નથી આવડતું <laughs> પછી પકડાય જ જાઓ ને હાથી ભાઈનો થપો હાથી ભાઈનો થપો હાથી ઝાડ પાછળથી બહાર નીકળો કે ભલે ને હું પકડાઈ ગયો એમાં શું તને પણ હું તરત જ પકડ પકડી લઈશ જોજે હું આંખ બંધ કરું છું ચાલ સંતાઈ જા અને હાથી હાથીભાઈએ તો આંખ બંધ કરીને દસ ગણ્યા હો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કીડીએ જોયું તો ઝાડની નીચે ખૂબ સૂકા પાંદડા હતા એક પાંદડાની નીચે તો ભરાઈ ગઈ હાથી આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું નીચે જોયું ગોળ ગોળ ફરીને જોયું પણ કીડી ક્યાંય દેખાય જ નહીં ને એને થયું કે હવે હું હારી જઈશ એટલે એણે જોર જોરથી ફૂફાડા મારવા માંડ્યા એમ સૂંઢમાંથી શું શું શું પવન નીકળવા માંડ્યો ખૂબ પાંદડા ઉડ્યા એક પાંદડા નીચે કીડી સંતાઈ ગઈ હતી એ પાંદડું પણ ઉડ્યું એણે બૂમા બૂમ કરવા માંડી બચાવો બચાવો હું ઉડું છું હું ઉડું છું હાથીબાએ પાંદડા પર બેઠેલી કીડી જોઈ એ તરત જ બોલી ઉઠ્યા કીડી બહેનનો પો કીડી બહેનનો પો કેમ પકડાઈ ગઈ ને બહુ ડંફાસ મારતી હતી તે કીડી કે ભલે એકવાર તમે હાર્યા એકવાર હું હારી હવે તમારો વારો સંતાવાનો હાથીએ આ વખતે બુદ્ધિ વાપરી હો ભાઈ કેવી બુદ્ધિ ખબર છે બાજુમાં કાળા કાળા ખડક હતા મોટા હાથી જેવડા પથ્થર મોઢામાં સૂંઢ નાખીને બે પગ વચ્ચે પૂંછડી દબાવી અને એ તો એ ખડકોની વચ્ચે બેસી ગયા જાણે બીજો ખડક જ જોઈ લો કોઈને ખબર જ ન પડે કે આમાં બેયની વચ્ચે હાથીભાઈ બેઠા છે કીડીએ આંખો ખોલી ચારે બાજુ જોયું ઉપર જોયું નીચે જોયું આજુ જોયું બાજુ જોયું ચારે બાજુ જોયું આવડા મોટા હાથીભાઈ પણ ક્યાંય દેખાય જ નહીં ને બહુ વાર જોયું ફરી ફરીને જોયું આંખો ઝીણી કરી કરીને જોયું આંખો પહોળી કરી કરીને જોયું પણ હાથીભાઈ નજરે જ ના પડે છેવટે કીડી થાકીઓ એણે કહ્યું હાથીભાઈ ક્યાં સંતાયા છો બહાર આવો હું હારી ગઈ બસ હાથીભાઈ ખડક વચ્ચેથી ઊભા થયા કરતા જોર જોરથી બૂમો પાડવા માંડ્યા એ હું જીતી ગયો હું જીતી ગયો હું જીતી ગયો હું જીતી ગયો કીડી કે કાંઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તમે આંખો બંધ કરો આ વખતે એ કીડીએ બહુ વિચાર કર્યો પછી એ છાની માની હાથીભાઈના શરીર પર ચડીને એમના કાન પાછળ સંતાઈ ગઈ હાથીની ચામડી જાડી હોય ને એમને તો ખબર પણ પડી નહીં કે કીડી મહારાજ કાન પાછળ સંતાઈ ગઈ છે હાથીભાઈ આંખો ખોલી ક્યાંય કીડી દેખાય નહીં બોલો એમણે ઝાડની ઉપર જોયું ઝાડની નીચે જોયું પથ્થરમાં જોયું ખડકમાં જોયું ડાળીઓમાં જોયું પાંદડામાં જોયું પણ કીડીબાઈ દેખાય જ નહીં છેવટે તો હાથીભાઈ થાક્યા હો હાથીભાઈ કે એ હું હારો તમે જીત્યા કીડી બેન બહાર આવો બહાર આવો બાપા કીડી બહેને હાથીના માથા પર જઈને બૂમ પાડી હું જીતી ગઈ હું જીતી ગઈ હાથીભાઈ તો સાવ ભોળા ભટાક છે એમના માથા પર હું બેઠી છું તોય એમને ખબર પડતી નથી હવે હાથી પણ હસી પડ્યો એ કે ખીડી બેન એકવાર તમે જીત્યા એકવાર હું જીત્યો કીડી કે એકવાર હું હારી એકવાર તમે હાર્યા હાથી કે એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત ને તો હું જીતી જાત એ કઈ રમત કીડીએ પૂછ્યું એ તો હાથીની રમત છે જે હાથી મોટામાં મોટું ઝાડ પાડી નાખે તે જીતે અમારી પાસે તો બહુ તાકાત હોય કીડી બેન હાથીએ કહ્યું કીડી કે એમ તો તો દર દર રહીમાં હોત તો હું પણ જીતી જાત હો હાથીભાઈ એ વળી કઈ રમત હાથીએ પૂછ્યું એ તો કીડીની રમત છે જે કીડી ઝીણામાં ઝીણા દરમાં પેસી શકે નાનામાં નાના કાણામાં પેસી શકે એ જીતે આ સાંભળી અને હાથી અને કીડી બે હસી પડ્યા અને બંને એકબીજાને પૂછ્યું બોલો બોલો કોણ જીતું અરે ભાઈ કોઈ જીતું નહીં કોઈ હાર્યું નહીં પણ બંનેને રમવાની કેવી મજા પડી હે ને ચાલો ચાલો આપણે પણ બધા રમવા જઈએ મોજ મજા કરીએ આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ઓ ભાઈ